વર્તમાન અને એ તો સમજાયું પણ ન દુભાવાય દુભાવાય એટલે આપણે આમ સીધું ના દુભાઈએ પણ એક બાજુ છે બગાડી નાખીને પછી બહાર ગઈએ તો પછી મન તો દુભાવવાનું છે દુભાવાય સીધું ના શકે કરાવીએ એટલે અનુમોદના કરવી અને દુભાવા સરખું થયું અનુમોદના છેલ્લામાં આવ્યું દાદા એ વચલી સમજ નથી પણ ના એવું તમે કહો એ વસ્તુ દુભાવા એટલે ના દુભાઈએ પ્રાણ એ દુભાવાય કઈક ના કરીએ એ તો હોય નહીં આપડા લક્ષણ ના હોય ચાલ મરઘી ખાવાની આવે તો થાય બકરું કાપું તો એ દુઃખ થતું હોય આપડા હાર્ટ ને દુઃખ થતું હોય એ ખવાય નહીં હવે હાથને દુઃખ ના તો એ માણસને ખાવાની છૂટ હોય જેનો હાથ એવું કઠણ થઈ ગયું હોય પથ્થર જેવું એને ખાવાની છૂટ નહીં તો હાથ ફેલ થયા તો અવરોધ તને દુઃખ થતો જ ના થઈ દુઃખ ના થતું કાજે બીજી ચીજો મળતી નથી બીજું ખાવું બીજું ના મળી હોય અને ત્યાં મરી જાય હોય તો ખાવું બીજું ના ભાવતું હોય તો પછી ખાવા બીજું મળે છે કે નથી મળતું એ પૂછે છે વેજીટેરિયન મળે છે ને એમ કે છે આજને દુઃખ થતું જ ના ખાવું સમજ કાપતા દુઃખ થાય ને એટલે જેને કાપતા કાપતો દુઃખ ના થાય ત્યારે ખાવાનો અધિકાર છે ના થાય ત્યારે દુઃખ થાય ત્યારે નહીં ખાવાનો અધિકાર નથી સમજાય છે તને બધું સમજાય પાડો એની અસર છે તમે મીઠ ખાવ ને તો અત્યારે આપણને એમ લાગે પણ એની હાર્ટ ઉપર સ્ટીલ લોંગ ટર્મ અસર પડે મીઠની એટલે કોને મીઠ ખાવાનો રાઈટ કે જે પોતાની જાતે આમ કાપીને ખાતા હોય તો તમને આમ દુઃખ ના થાય તો ખાવાનું ના દુઃખ થતું હોય તો નહીં ખાવાનું ખબર પડે છે અને જાતે કાપી ખાવ સ્ટોરમાં લઈને ખાઈએ ને એમાં તો શું ખબર પડે આપણને પણ તોય આપણે ખાધું જ કહેવાય ને રાઈટ એટલે કે બીજું ખાવાનું જે બહાર ના મળતું હોય કોઈ જગ્યાએ તમે ગયા કશું જ ના મળતું ને એટલું મીઠ તો ખવાય પણ કે તમારા આજે દાળ ભાત શાક રોટલી હોય અને મીઠ મૂક્યો તો તમને કરવું ભાવે તો તમારે તમારી જાતે નક્કી કરવાનું હોય છે ને તો દાળ ભાત શાક ખાવ કે પેલું ખાવ એમ દાળ ભાત શાક ખાવ તો તમે જીવ ના બળે પણ પેલું મીઠ ખાવ તો જીવ બળે એમ પડી સમજણ તને સમજાય વાત છે તે શું નક્કી કર્યું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ તમને શું લાગે ના ખાશે ખાઈ જવું છું તો દાદા પ્રોમિસ આપી દેવાનો કે નહીં ખાવાનું કારણ કે એવું જ કરેલું પછી મન કંટ્રોલ ના રહે આપણે જોઈએ એટલે basic behind it that anything that you want to eat if you can prepare it of your own cut it boil it and still you don't feel anything bad regarding it you have all the right to eat તો કાકડી લે રાઈટ કાકડી લે તો કાકડીને કાપતો હોવ તો કાકડી ભાગી જાય તારી માહિતી ખસી જાય કરી એ હાથમાં હાથમાં જ રહે રાઈટ એ રીતે જો ચિકન લે જીવતી ચિકન અને એને પકડીને તું કાપવા જાય તો એ ચિકન છે તે આમ કરીને ભાગવાનો પ્રયત્ન કરે ને સાહેબ રાઈટ અને તને પણ પોતાનું પેલું બ્લડ જોઈને તને પણ એ અરેરાટ થાય right you feel bad so that thing you should need which causes that particular effect in you that you should need okay કાકડીમાંય જીવ છે અને પેલામાંય જીવ છે okay every living thing whether visible or invisible એ બધાની અંદર છે જીવ છે ઓકે પણ જે વસ્તુ તને અરેરાટી ના કરે જેનાથી તને છે તે કમકમાટી ના થાય યુ ડોન્ટ ફીલ બેડ આમ ના થાય એ વસ્તુ ખાવાની આપણને છૂટ છે પણ આપણે કેવા કે આપણે મગજ કંટ્રોલ કોઈ તને રાઈટ થિંગ સમજાવી ને આપણા પેરેન્ટ્સ ના સમજાવીએ ટીચર ને આપણે બધાનું જોઈએ એટલે આપણે ખાઈએ રાઈટ સેમ થિંગ કાના ઓફ થિંગ કેર જે કાના થિંગ ને રિયલ વસ્તુ ખબર પડી તો દાદા તરત પ્રોમિસ આપી દીધું they don't need anything Uh, promise શોખ બી વાંચે પીઝ દાદા તો પ્રોમિસ કે મને તો સમજણ નથી પડતી આપડે સ્ટ્રોંગ મગજ ના રહે તો દાદાને કહેવાનું ક્લબ એ મને કરી આપે તો આપણું આપણે સ્ટ્રેન્થ આપે કે આપણું હજુ વીક માઇન્ડ હોય ને આપણે નાના હોઈએ તો એટલે સ્ટ્રેન્થ આપે આપણને અમે મોટા જ અગિયાર પાંચ પંચ્યાસી સાંજે ભર શુક્લ ને ત્યાં જ્ઞાનદાન સ્વામીજી સ્વામીજી એટલે આપ હિન્દી બોલજો સ્વામીજી પૂછતે कि जिसको ज्ञान हो गया आत्मज्ञान हो गया उसको पता चलता है कि दूसरे को યા हुआ है એટલે જેને આ- જે જ્ઞાની હોય એને ખબર પડે કે બીજા સામી વ્યક્તિ જે આવી છે એને જ્ઞાન થયું છે કે નથી થયું જ્ઞાન થાય જ કેવી રીતે હિન્દીમાં જરા કહેજો. ज्ञान हो सकता ही नहीं ये झूठ बात है गलत बात है आत्मज्ञान हो सकता ही नहीं तो सब बोलता है कि हमने आत्मज्ञान वो गलत बात है सच बात है। वो लौकिक बात है अलौकिक बात अलौकिक जो लौकिक में सत्य है अलौकिक में सत्य ही नहीं। वो जो बोलता है कि आत्मज्ञान होना आत्मा आत्मा उसके पीछा है उसके जाना ही कुछ नहीं एक सेंट भी जाना नहीं कहाँ से जाना वो अलग चीज है हाँ तो गलत बात है सवाल भी साफ समझे अगर आपसे रमन महर्षि से भेंट होती तो आप समझ पाते कि रमन महर्षि को ज्ञान हुआ या रमन आपको महर्षि याद आपको होगा? समझ पाते એ એમ કે છે કે મારો પ્રશ્ન આપ સમજ્યા નથી આપને જો રમણ મહર્ષિ ભેગા થાય તો તો આપને ખબર પડે કે એમને જ્ઞાન થયું છે કે નથી होता થયું ही नहीं फिर तो बिगड़ गया बस हमसे मिलता सब पे खबर मिलता है वो तो होता ही नहीं खबर होता है। मालूम पड़ जाता है होता है। लेकिन ऐसा पॉसिबल आत्मज्ञान हुआ ऐसा कोई आदमी होता ही नहीं नो वो शास्त्र का नहीं ना लिखा है वो चार वेद का जो ऊपरी हो जाता है जब आत्मज्ञान होता है वो चार वेद का ऊपरी हो जाता है जब आत्मज्ञान होता है समझे ना? वो लौकिक बात है सबने अपने लौकिक में तो ऐसा बोलता है इसको आत्मज्ञान इसको आत्मज्ञान ये सब बात तो गलत बात है लौकिक बात है आ- आत्मज्ञान तो भगवान की वो इंडिपेंडेंट हो जाता है इंडिपेंडेंट शायद वो सवाल हमारा फिर भी नहीं समझ किसी का he डिपेंडेंट has understood कि अगर रमन महर्षि आपको मिलते राम के परम वो बातें अलग है आत्मज्ञान मतलब जब आत्मज्ञान आपको ज्ञान हुआ या नहीं समझ એ એમ કે છે કે તમને જો રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ મળે किसी को आत्मज्ञान नहीं आपको आत्मज्ञान बड़ी चीज है मुझे आपको हुआ कि नहीं हुआ आपको हुआ या नहीं हुआ जिसके कारण हो गया है जिसको पढ़ने का कुछ है नहीं उसको आत्मज्ञान है वो पढ़ता है और तड़ाक करता है मैं कौन हूँ इसके इसमें आत्मज्ञान कैसा आत्मज्ञान का रास्ता है छोटा रास्ता नहीं तो ऐसे रास्ते तो अनंत अवतार से चलते हैं આપણે રસ્તા ખોટા नहीं है रास्ता उसका आत्मज्ञान मैं कौन हूँ जानने का रास्ता बराबर ठीक है वो जान लिया जब जब जब आत्मज्ञान होता है इंडिपेंडेंट हो जे जब भगवान की भगवान ही खुद हो जाता है जब ही आत्मज्ञान होता है आत्मज्ञान ऐसी नहीं वो बड़ी चीज है। वो चार वेद का ऊपरी हो जाए फिर आत्मज्ञान। भक्तों को कैसे महाराज मालूम होता है कि ये इसको ज्ञान हुआ कि नहीं हुआ ये भक्त है इसको कैसे मालूम होगा कि आप में हम में से आप ही को ज्ञान हुआ એ કહે છે કે ભક્તો હોય એ લોકોને કેવી રીતના ખબર પડે કે અમને જ્ઞાન થયેલું છે नहीं भक्तों को सब मालूम है भक्तों को वो जो कुछ मांगे वो देखता है देख सकता है भक्त जो कुछ मांगे वो देख सकता है आत्मा जिसको पढ़ने ना कुछ नहीं कोई जिसको कोई जात की भीख नहीं है सोना कुछ चाहिए नहीं लक्ष्मी चाहिए नहीं स्त्री का विचार नहीं जो शरीर का मालिक नहीं है जो पीठ का मालिक नहीं है माइंड का मालिक नहीं है उसको आत्मा कहा से आत्मा ना आत्मा का ये वर्ण स्पर्शन भी देखा नहीं बड़ी गलत बात है वो लौकिक बात है लौकिक में होता है ना अपने आप जानते अनुकूल होना चाहिए ભગવાન છે પણ ઇન્ડિપેન્ડન્ટ ભગવાન चार वेद क्या बोलता है शब्द में आता है तो आत्मा कोई ज्ञानी बोल सकते हाँ आत्मा कहाँ से आत्मा की बातें कैसी होती है शास्त्रकारों भी ना बोलता है આખા વર્લ્ડ એકાદ આદમી કોઈ કોઈ દફે हो सकता है कोई दफे वो बॉडी हाँ। बहुत अच्छा लगा इंडिपेंडेंट होना चाहिए कोई निराश कोई चीज आत्मज्ञान कभी देखा तो बोली है आत्मज्ञान कभी देखा तो बोली किसी को हुआ है ऐसा मालूम है कोई हाँ हाँ मालूम है आपने देखा है हाँ हाँ क्या है कैसा कर क्या करता है कैसे बताया जाएगा उसको એ કેવી રીતે બતાવી શકાય जैसे कोई पूछे कहीं भी कहा से देखा तुमने? अब न होता तो यहाँ भक्त कैसे इकट्ठा होते हैं आप कैसे होते हैं आपको हुआ भक्तों को आपके निमित्त से होगा तभी तो इकट्ठा हुआ अगर न हो सकता तो यहाँ लोग कैसे आते हो आप એમ કે છે કે આપને થયું માટે તો આ બધા ભક્તો અહીંયા ભેગા થાય તો કેવી રીતના થઈ શકે એમ तो सब मालूम होता है वो खुला हो जाता है सब ये दुनिया किसने बनाया आपको वो आपको मालिका ने पूछो आपने आज की पुस्तक में तो हमने पढ़ा है उसको तो आपको नाम हुआ है उसको तो पूछो क्या दुनिया किसने बनाई इतनी बात है सच्ची बोले तो ठीक बात है इस दुनिया में कुछ भी इतना भी जानता नहीं है और आपने नाम बोलता है दुनिया कितने बनाया था वो फैक्ट बात सुनाती है वैसे दुनिया में मान लीजिए किसी ने आपसे जवाब सुन लिया दूसरों को बताएगा तो हम लोग कैसे समझ पाएगा कोई मान लीजिए आपने जवाब तो दिया और उसने याद कर लिया और उससे किसी ने पूछा उसने वही जवाब दे दिया दुनिया किसने बनाई કૌવે કો મોર કે પીછે કેટલી દેર તક ઠહેરેગે એમ કે છે કે અ, આપની પાસેથી કોઈ આજ આ બધા વાત સાંભળી અને બહાર જઈને કે તો પછી બીજા લોકોને કેવી રીતના ખબર પડે नहीं बात है ना, जो बोलने की जरूरत है नहीं वो बाहर बोलने की चीजें ही नहीं है वो बाहर तो ऐसे ही बोलना कि God is creator of this world जो जनता है वही भाषा में लौकिक नहीं बोलने का अलौकिक जैसे बाहर बोलने की जरूरत नहीं उसकी मगज में नहीं बैठेगा तो मगज को ग्रैप हो जाएगा सबसे बात बोल बोल सकता है तो फिर आप क्या बोलते हैं अगर आपसे कोई पूछता है प्रेम से कि दुनिया किसने बनाई तो आप झूठ बोलते हैं आप क्या बोलते हैं उस सवाल के जवाब में हम तो करेक्ट बोलेंगे कोई आपने पूछे क्या दुनिया कौने बनाए तो आप बता देता है हम बात बताता है God is creator is correct by relative point and God is not creator of this world at all by real point उसको जरा खुलासा करिए गॉड क्या है और रिलेटिव और एब्सोल्यूट क्या है उसको उसको सब कभी आए उसको जरा व्याख्या करेंगे तो आनंद आएगा कृपा એટલે करके। જરા ખુલાસો કરીએ કે ગોડ શું છે રિલેટિવ શું છે હા, એબ્સોલ્યુટ શું છે सब चीज एक this is the world observatory एक चीज नहीं जानने ऐसी बात नहीं है सब चीज इधर मिल जाएगी सब चीज इधर मिल जाए क्यों भाई इसका मालिक नहीं ये दादा भगवान ये भी तो कौन मालिक है इसका भूख तो दादा भगवान को लगती है जिसको भूख लगती है मालिक है ये इसका मालिक नहीं ये मालिक नहीं है दिखाता है वो तो मालिक नहीं है कौन मालिक है फिर कुछ पता नहीं भगवान ये खुद ही मालिक है वो जुदा है पर ये जुदा है दोनों जुदा चीज है ऐसी चीज बुद्धि में हमारे ऐसी नहीं हमारे हमको बुद्धि नहीं सेंट भी बुद्धि नहीं और आप बुद्धि से बात करता है हमको सेंट बुद्धि नहीं अरे कौन बोलता है आपके साथ बोलता है कौन आपके साथ कौन बोलता है हम तो ये समझते हैं दादा भगवान बोल रहे हैं नहीं दादा भगवान बोले इसको आत्मा कभी बात है समझानी तो फिर कौन बोल रहा है दादा भगवान ऐसी ऐसे रेडियो नहीं है फॉरन साइंटिस्ट बोलता है भगवान ऊपर है ऊपर है बाप भी नहीं आकाश है खाली गप्पा So God is in every creature, whether visible or invisible. So, ये तो मन का एक मन का एक फितूर है गाड है भी क्या ગાડ હે ભી ગાય તો મન કા એક ફિતૂર હે એટલે આ તો કે છે મનની એક કલ્પના છે ફિતૂર છે ગોડ છે કે નહીં God is correct. God नहीं होता तो ये दुनिया ही नहीं होती complete correct hundred percent correct घर तो वो वो सब देख सकते हैं आपके अंदर कौन कौन देखता है भाई हाँ तुम चक्कर देखते ये सब देख और गधे के अंदर कुत्ते के अंदर गाय के अंदर सब कुछ देख सकता है गॉड तो गॉड मैंने तो ऐसी करती क्या करते हैं गॉड गॉड क्या करता है देखता है यहाँ इथियोपिया में इतने लोग भूखों मर रहे हैं इस समय रेस्ट कर रहे हैं गॉड એ કે છે ગોડ શું કરે છે આ ઇથોપિયામાં બધા ભૂખે મરે છે તો એ શું આરામ કરી રહ્યો છે घर શું કરતા है नाता दस्ता परमाणु देख देख रहे हैं क्या क्या कर रहे हैं ये सब देख रहे हैं वो स्वतंत्र है करने में आप सब लोग स्वतंत्र है वो भगवान के इसमें हाथ नहीं आप जैसा करेगा ना इसका फल मिल जाएगा समझ में नहीं भगवान हाथ नहीं उसके हाथ है भी या नहीं ये हमारा सवाल हाथ हाथ है भी भगवान को हाथ है या नहीं है भगवान ने हाथ है के नहीं हाथ तो होता है भगवान कैसे हाथ कैसे पैदा करता है भगवान ऐसी है कल्पना में नहीं आएगी कोई भी कल्पना करेगा इसमें नहीं आएगा तू हाथ का कैसा पड़ता है तलाश करता है वो कल्पना में आवे ऐसी चीज ये कल्पनिक कल्पना की बाहर है The world is a puzzle itself puzzle हो गया है विज्ञान से हो गया है तो सब वो पजल ही होता है क्या होता है तो ज्ञानी पुरुष पजल सॉल्व कर होता है नहीं तो आका जगत का साधु સંતો સવાઈ પધરમાં ડીઝલ એ ડીઝલ પધર વગેરે થાય फिर टेंशन कमी हो जाता है धीमे धीमे टेंशन खराब होता है हमको टेंशन पच्चीस छवीस साल से हमको टेंशन नहीं कभी छब्बीस साल नो टेंशन वैसे ज्ञान होने पर फिर भूख प्यास का सुख दुख लगता है या नहीं लगता જ્ઞાન થયા પછી ભૂખ તરસ ગરમી ઠંડી એની એની અસર થાય કે ના થાય बहु अच्छी तरह से खाए खाना पीना बहुत अच्छी तरह से खाए सिर दुखता है चूटी कटने से दर्द होता है या नहीं ज्ञान होने के बाद આ ચૂંટણી ગણે તો દુખે કે નહીં જ્ઞાન થયા પછી बहुत अच्छी तरह से उठता है बाहर को उठता है ऐसा होता है तो फिर टेंशन कौन सा निकल गया टेंशन तो uh, आप सबको लोग टेंशन आप समझते हैं आपको नहीं है कितना टेंशन आपको है मानसिक टेंशन तो बॉडी का लिखे चीज नहीं है वो माइंड के चीज खाए पी अच्छी तरह से खाए जैसे तो बारह की माफक करता है बारह की सकता है तो बात बड़ी चीज कभी को कभी होता है लाखों हरने का है बातें सुनने की नहीं मिलेगी जिधर बुद्धि भी नहीं होती है जहाँ तक ये तो सब चीज है पब्लिक को सिखा रहे नहीं क्या चीज है जब अपने इधर बोलता है ये कोई संत पुरुष आखिर में के ऐसा हो गया तो क्या गया क्या हो गया समाधि हो गई समाधि हो गई क्या कर तो ऐसा गया मालूम नहीं होता समाधि हो गई कैसा हिंदुस्तान का लोग बातें करता है मैड मैड मैडनेस है समाधि ऐसी चीज होती है મનુભાઈ સાથે વાંચો ને. પેલા મનુભાઈ છે આપણે પાસે. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સમાધિ ચીજ ऐसी समाधि का निरंतर जागृति एक શું કહે? वो सब बाबा को ऐसा हो जाता है समाधि की बात ऐसी गलत बातों सब करती है कोई आदमी सुखी है नहीं बाबा भी सुखी नहीं कोई તો ટેન્શન નહીં હોય એસી સ્થિતિ બનાવીએ સમાધિ સાચી સમાધિ કોને કહેવાય સાચી સમાધિ કોને કહેવી નિરંતર જાગૃતિ વિધાઉટ એની ટેન્શન રાગ બેસી રહી ગાળી દેવે તો બી આશીર્વાદ ફૂલ લગાવે તો બી આશીર્વાદ પ્રેમ રખતા છે भी निरंतर प्रेम रखता है गाली देवे तो भी प्रेम रखता है प्रेम कभी ज्यादा हो सकता है તો કે માટી બેઠા ને સબ લોકો સાથે. ऐसा है, आप बोलते आप बात लेकिन बोलो की बात काफी है कभी लाखों साल में जाता ये चीज बड़ी चीज है वो तो भगवान ही हो गया ભાઈ કે છે એ સહેલું નથી બહુ અઘરી વસ્તુ છે अतरी वस्तु એટલે कभी होता ही नहीं अगर गया नहीं है मगर कभी होता है तो हो गए इसको लाइफ है इसकी लाइफ की लाइफ दूसरे के लग जाए दूसरा का हो जाता है उसमें हार नहीं है मगर लाइट कभी होता नहीं अंधारा में कैसा लाइट वो मतलब तो लाइट हो सकता है हमारी फायर फोर्टी फाइव थाउजेंड है मतलब, जिसकी लाइट लगाई है ज्ञान हो गया है क्या जिनको आपने लाइट लगाया उनको आत्मज्ञान हो गया आत्मज्ञान हो गया हो गया नहीं वो इसको आप गाली दो नहीं तो तुम्हारे मेरे खराब विचार नहीं આવે हाँ, हाँ। मार मारो तो भी खराब विचार નહીં ऐसा तो हो गया परिस्थिति वो और चिंता हो जाए मैंने बोला है कि दो लाख रुपया मेरे पास दावा मारना हाँ। एक चिंता हो जाए ऐसी गारंटी देना चाहिए कि आत्मज्ञान बस करने का कुछ नहीं करने का हवा है तुम्हारे कुछ करने का खाओ पियो औरत के साथ करो सिनेमा जो देखने को जाओ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન દાદા મનુભાઈ શું કે છે શરીર આત્મા ને પરમાત્મા એનો શું સંબંધ છે એનો શું સંબંધ છે શરીર શરીર નો આત્મા અને પરમાત્મા જોડે શું સંબંધ છે આ જીવાત્મા શરીર છે ને ત્યાં સુધી તેનો માલિક જીવાત્મા તરીકે ફર્યા કરે બોડી હે બોડી શરીર છે જીવાત્મા તરીકે એનો માલિક ફર્યા કરે હું હું છું આ મારું શરીર ને મારું મન ને મારી બુદ્ધિ એ જીવાત્મા તરીકે ફર્યા કરે છે અને જયારે એને એમ લાગે છે કે આ ભૌતિક માં શું છે ત્યાં સુધી જીવાત્મા છે શરીરમાંથી સુખ ફળ છે પાંચનું સુખ ફળ છે ને ત્યાં સુધી જીવાત્મા છે અને શરીરમાંથી સુખ ફળ તો ભૌતિક સુખો ફળ તો બંધ થયો અને આત્મામાં સુખ છે ત્યારે અંતરાત્મા થાય સમજો ને અંતરાત્મા થઈ અને આ ભૌતિક ભૌતિક ના બધા બધા સંબંધો છૂટી જાય પરમાત્મા થાય એનો એ જ આત્મા પરમાત્મા એનો એ ચીજ સંજીવી જો આ ભૌતિક ચીજો છે ત્યાં સુધી જીવી છે અને ભૌતિક છૂટે છૂટી જાય જીવી છે શું છે આ વિધાઉટ માય ગોડ આ વિધાઉટ માય જેને માય જેવી વસ્તુ કોઈ રહી નથી એ ગોડ થઈ ગયો શું કહ્યું બધાને છૂટ છે ભગવાન કૃષ્ણ ભગવાન કઈ મોનોપોલી હતી નહીં કોઈ ભાવીની મોનોપોલી હતી જે કોઈ માણસ આ વિધાઉટ માય મમતા સર્વસ્વ નાશ થાય એ ભગવાન થઈ ગયો શું સંસારમાં રહીને મનની ચિંતાનું નિવારણ કેવી રીતે કરો કોન્સ્ટન્ટ ચિંતા તો થયા જ કરે ને કોઈ બીજા કોઈ જોબની હોય કોઈ પૈસાની હોય તો એમને માટે તો શું કરવાનું છે કઈ રીતે એનું નિવારણ થાય ભાઈ કે છે કે સંસારમાં રહી અને ચિંતાનું નિવારણ કેવી રીતે કરવું કઈક ને કઈક માણસ ચિંતા તો હોય નોકરીની ધંધાની પૈસાની છોકરાની જ્ઞાન પુરુષ મળે ને બસ તો એ ચિંતા એ ચિંતા છે હિમાલય માં ભટકો તો મન તો જોડે જ જવાનું શું જવાનું બે છોકરા એક બૈરી છોડીને ભાગી ગયો હિમાલય આ બે છોકરાને છોડી ત્રણ બે છોકરાને લડાઈ ત્રણ જણા તો અને ભાગી ગયો ત્રણ પૂછ્યો ને ઘંટ જેવો લાગ્યો ગા વર્ગણ ક્યાં હિમાલયમાં ગયો ને હિમાલયમાં ઝૂંપડી બધી અને પાછી તુલસી રોપી ગુલાબનો છોડો થયો તાર બે ઘંટ છોડી ત્રણ ઘંટ છોડી એની ગયા ઘંટો કરાવ્યા એટલે બીમારીમાં સુધરતો હશે માણસ માણસ તો ક્યાં આગળ આત્મજ્ઞાન થાય ભીડમાં થાય શું કહ્યું બીમારીમાં મન વધાર્યું એ તો કસરત ખાવા બીમારીમાં કસરત જવા જવાનું કે ભાઈ કસરત પરીક્ષા મારે પોતાની જાતની પરીક્ષા જોવા માટે કે સ્ત્રી વગર તારે જ નહીં તો કસરત બીમારીમાં ભટક ભીડમાં જ જ્ઞાન થાય શું કહ્યું લોકોની ગાળો દેતા હોય લોકોને માર મારતા હોય એ લોકો બધા ચોકડોને હેરાન કરતા હોય ત્યાં આત્મજ્ઞાન થાય આત્મજ્ઞાન અને તે આત્મજ્ઞાન નો સત્સંગ હોવો જોઈએ પણ એ ચિંતાનું નિવારણ પોતે આત્મજ્ઞાન એમને થયું છે તો ચિંતાનું નિવારણ આપણને કરાવી શકે એમ કે આપને આત્મજ્ઞાન થયું છે તો આપ અમારી ચિંતાનું નિવારણ કરી શકો તમારે કરાવી એને કરી ના કરાવી કરવું છે કરીને અમારી આજ્ઞા વળો તો ચિંતા જ નહીં પણ બધું તમારું બધું યોગક્ષેમ હોવું જોઈએ શું માલિક નથી હું આના માલિક નથી હું નિમિત્ત છું શું છું તમારો માલ તમને આપું મારે ઘરનો માલ આપતો નથી મારે ઘરનો માલ ફૂટી પડે પોતાની દેવેન્દ્રભાઈ પૂછે છે પોતાની જાતે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય કે આપ જે જાતે ક્યારેય પણ ના થાય આ તો અનંત અવતાર થી ડેવલપ થયેલો હોય તો જ થાય ડેવલપ થયેલો ના આત્માનું અજ્ઞાન થયેલો માણસ હિન્દુસ્તાન નહીં ખોઈ દો આત્માનું બધું અજ્ઞાન હોય એ શું મને જ્ઞાન નથી પણ અજ્ઞાન તો છે જ નથી કે અજ્ઞાન થયેલું નથી માણસ आत्म का ज्ञान हुआ है ऐसे तो नहीं है लेकिन आत्म अज्ञान से जिसको पूरा भी नहीं मालूम है ऐसे ही है सब અજ્ઞાન અજ્ઞાન તો સમજે એ સમજી અંધારા જે સમજે તે અજવાળા સમજે કેવું અજવાળું કહેવાય darkness The people don't કોઈ જગ્યાએ દસ માણસો શાંત થયા સુખી થયા નથી હો હો હો કયા કરવા સુખી પોતે અંતરથી સુખી થયા નથી અને નબળી ગઈ નથી ક્રોધ માન માયેલો ક્રોધ માન માયેલો નબળી જવી જોઈએ તો દાદા આ બધા અમે લોકો તમારી સાથે સંતો સાથે મુનિઓ સાથે કથા કરીને બધા ફરિયા કે તમારું શું થવાનું એમ કે અમે બધા સંતો સાથે આપની સાથે ફર્યા રાખીએ તો અમારું શું થવાનું શું થશે એ થાય હજુ કોર્ટમાં ના ગયા ગાળ પડતી રજા થઈ જાય શું થવાનું આ થયું તમારી પાસે લેમેન ના થાય તારે જોણ ઉઠમ ફર્યા આ તો બધા એ લેમેન આપણે ફર્યા અને હિન્દુસ્તાન ની અંદર આટલા તીર્થયાત્રા છે આટલા ધાર્મિક છે છતાં હિન્દુસ્તાન ના લોકો કેમ દુઃખી છે દુનિયામાં વેપારી નો સંબંધ ગ્રાહક નો વેપારી હોય ને એવો સંબંધ બધી જ્ઞાન ની વાતો છે બધી અને ક્રોધ માન માં જાય તો સાચું આપણે ગાળો પડીએ તો આપણી પર પ્રેમ ના જાય ત્યારે આપણે શું સાઈ સાઈ છે ગાળો પડીએ તો પ્રેમ ના જાય ત્યારે જાણવું છે માર મારીએ તો પ્રેમ ના જાય જાણવું છે શું કહ્યું એ તપાસ કરી જઈ નહીં તપાસ ના કરી જઈ ટેસ્ટ ના કરી જોયું તો આત્માનો એક સેન્ટ પણ જોવાનો હોય તો કઈ આ થશે. આત્મા ક્યાંથી આત્મા તો હિન્દુસ્તાન બધા બાવા કે તમને હમકો આત્મા કાતે હું આવા आत्मज्ञान वाला आया तो कहे, मगर सब अंधे में एक इतना भी देखता है तो बोलता है हम सब देखते हैं सब अंधा है इतने भी देखता है इसके भी ऊपर राजा बोला जाता है શું એક હોત ને એવું હજુ કેમ આ તમે જ્ઞાન લઈ ગયા છે પણ ફરી આયા નથી બોલું નહીં મારા ટચમાં એવું પડે મને આવું ના ચાલે પૂરેપૂરું જાળી દીધા પછી ના ટચમાં ચાલે પૂરેપૂરું આ નિરંતર ચોવીસે કલાક મારા ટચમાં બધા કેટલાક માણસો અહીંયા અમેરિકા બહાર અને હિન્દુસ્તાનમાં તો હિસાબમાં માનસે પાસે પાસે માણસ હસતા જ ને હવે આત્મા જુદા જુદા છે કે એક છે આ એક કેનારા અણસમજુ લોકો એક કર્યો છે શું કહ્યું આત્મા એક હોય ને તો તો આગળ એક મોક્ષે ગયા છે લોકો અત્યાર સુધી કૃષ્ણદેવ ભગવાન મહાવીર બધા તો અત્યારે આ લોકો ત્યાં મોક્ષ પેલા રામચંદ્ર મોક્ષમાં ગયા છે એ ત્યાં મોક્ષ નું સુખ ભોગવે લક્ષ્મણ એ દુઃખ ભોગવે શું કહ્યું આત્મા એક હોય તો તો સુખ એને અહીંયા સુખી હોય આ તો એક નર્કમાં ભયંકર દુઃખ ભોગવતા એટલે એકેય નથી અને અનેકેય નથી વ્યવહારથી અનેક છે અને નિશ્ચયથી એક છે શું કહ્યું એક બાજુ બોલો ને સમજાય વગર છોકરા અઠવાડિક કરી રહ્યા છે ગોડ ઇઝ ક્રિએટર કુંભાર છે તેમાં ફોરેનર થાય છે હું છે અમારે કાંઈ છે કહ્યું રાઈ છે કહ્યું બરાબર by Christian view point by Indian view point Muslim view not by fact by fact only scientific circumstance છે આજે શું કહ્યું મેં પહેલું જ ભગવાન આ દુનિયા કોણ મને ભગવાન આત્મજ્ઞાન થયું છે એવું તો આત્મા કોઈ વખત વિલય કોઈ કોઈ થતો નથી આત્માનો વિલય કોઈ દિવસ થતો નથી તો મહાવીર સ્વામી છે તીર્થંકરોના છે એના બી લગભગ આપણે કયા વિદેશ ક્ષેત્રમાં પછી એનો બી લોપ થાય છે તો ક્યાં લોપ થાય એમ કે છે કે આત્માનો વિલય થતો નથી તો પછી મહાવીર સ્વામી છે કે બીજા બધા તીર્થંકરો છે એમના આત્મા વિદેશ ક્ષેત્રમાં ગયો તો ત્યાં એનું શું વિલય થયો કે શું થયો વિલય છે એનો લય ના વિલય આખરે શું થાય અંતે એનું શું થાય છે આખરે આખરે એનું શું થાય છે આત્માનું આત્માનું આખરે શું સિદ્ધ ગતિમાં સિદ્ધ નિર્વાણ પામે બે છેલ્લા બે નિર્વાણ પામે ત્યાર પછી સિદ્ધ ગતિમાં સિદ્ધ સ્થાનમાં નિરંતર પ્રત્યેક જુદા જુદા આત્મા એક જગ્યાએ એક સ્થિર બેસે છે જેમ સોનાની લગડીઓ હોય તો બધી જઈ કરીને આપણે મૂકીએ ત્યારે સોનું કહેવાય અને છૂટી કરીએ ત્યારે લગડીઓ કહેવાય એટલે બરાબર The thing is that there is all in forms, they are એનો અર્થ છે અને એમાંથી બધા છે ભેગા થાય ત્યારે એક કહેવાય છે જુદા થાય છે લગડી કહેવાય ભેગા થાય છે દાદા ભેગા થાય છે એવા એ ભેગા થાય છે એ તેવા ભેગા થાય છે ત્યારે ભગવાન એક કહેવાય અને જયારે જુદું જુદું હોય ત્યારે એક કહેવાય પણ ભોગવટો સ્વતંત્ર છે બધે જોવા જાવ તો લગડીઓ એનો સ્વતંત્ર ભોગવટો ભોગવે આપણે સ્વતંત્ર રીતે જોઈએ છે લગડીઓ કેટલાક કેટલાક આત્મા તેઓ પ્રમાણ છે ત્યાં કે જે દેહે જે દેહે મુક્તિ પામે તે દેહનો વન ટુ થર્ડ ભાગ હોય તે ત્યાં સ્થાન હોય તે કોઈ દેહો છ પ્રમાણ ના હોય કોઈ બાર ફૂટના કોઈ એટલે તો કેટલી બધી હાઈટ ના હોય છે એમ પૂછે છે કે પછી આત્મા આ જે લગડીઓ કઈ તમે લગડીઓ આવી કઈ હતી ક્યાંથી આવવાની વાત એ છે એવો પ્રશ્ન જ કેમ ઉભો થાય છે સરાસરી વસ્તુ આવવાનું ના હોય જવાનું ના હોય પ્રશ્ન જ ના હોય એને આવવાનો પ્રશ્ન હોય કરો તમને લાગે છે સનાતન પ્રશ્ન આવવાનો પ્રશ્ન એ ઉત્પન્ન થવાનો પ્રશ્ન હોય નહીં લઈ થવાનો પ્રશ્ન હોય સનાતન છે એને તે એવી રીતે સ્વચીજો સનાતન એ સમજાવો સ્વચીજ સનાતન સમાધિ જે સમાધિ આત્મા પરમાત્મા માટે તમારી તૈયારી જોઈએ તમે આમ જ મને જોઈ લો ને તમારાથી ક્યાં બધું કશું અજાણ છે ખબર પડી જશે ને તમને ઓનર છે માલકી પણ મને આપી દીધું અમે પાછળ આપેલું ને તે કે ભાઈ આ મને આપ્યું માલકી પણ બોલું હું મમતા તો માલકી વગરની મમતા રાખવા તમે કહ્યું ને કે તમારી વસ્તુ તમે આપો તે તમને પાછી આપો ચાલો કાગળ બાગળ લાવો બધા આવી ગયા છે બહુ મોડું ના છે સોલ્વ થઈ ગયા સોલ્વ થયું તો પઝલ બધા ઉભો થાય ને પઝલ ના થોડું થયું તો સાધુ સન્યાસી આચાર્ય બધા પઝલમાં ડિઝોલ્ટ થઈ ગયેલા દયા ખાવા છે પારકા પર જીવે છે એ લોકો માસ્તરો જરૂર છે માસ્તરો છે એને માટે ના કહેવાય નહીં મન ઉપર કેવી રીતે કંટ્રોલ થઈ શકે મન ઉપર કંટ્રોલ કેવી રીતના થઈ શકે કોણ કે તો કંટ્રોલ નહીં મન ઉપર કંટ્રોલ તો બધા બહુ બાબા કરવા ગયા પણ હજુ થયો નથી આ તો તમને મન તમારી સત્તામાં તમારે કયા પ્રમાણ એવું થાય અમારી આજ્ઞા મરો તો તમારે તે માગો નામ લખાઈ ગયા છે એટલા નહીં સંગીત આની બી બીજી કોપી આપણે ક્યાં છે ચાલો બરોબર સત્તર રૂપિયા આવી लोग भटके थे ते महादान वच का इसकी जरूर है ये डॉक्टर को पूछे कि साहब ये दही दवा डालने की क्या जरूर है सीधा हो जाओ पहले से नहीं तो आ- आड़ा होके ऐसा ही होना हुआ चलेगा इगोइज्म तो निकालना पड़ेगा नहीं कि निकालना पड़ेगा और इगोइज्म कुछ ऐसे इगोइज्म का आता है इगोइज्म तो कैसा हो जैसे आधी नहीं हो ऐसे आधी नहीं हो आधी चिंता हो जाएगी आप समझे ना? आपको जरूरत नहीं बस आप हमारा दबा नहीं हमारा दबा आप आराम घर में जाने की बफर आड़ा हो जाए क्या होता है सीधा होना चाहिए वो सीधे के लिए मोक्ष है इसके लिए मोक्ष भी है वो तो फिरने क्या है भटक भटक भटक अनंत रोता थी भटक भटक करने का भटकने के लिए समझे जब इगोइजम हो जाएगा और बुद्धि खराब हो जाएगा चल वो फर्जियात नहीं चाहिए सबके लिए जिसको नहीं देता है इसके लिए फर्जियात होता ही नहीं वो क्या जन्म का ला देगा नहीं जिसको जरूर हो इसके लिए વિધિ કરે તો જ ભગવાન જાગતા એના આગળ ના થાય શું ભાઈ નામ શું મનુ મનુભાઈ ને આપણે ચંપકભાઈ ચંપકભાઈ આખો ખરો ભાઈ શું થઈ ગયા આજે શાંતિ શાંતિ થઈ ગઈ સુધાર્થમાં થઈ જાય હતા કેવા હતા પાપી શુદ્ધ થયા પાપ ધોઈ નાખ્યા બધા જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થયા કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે જ્ઞાની પુરુષ પાપ નો ગોટો ને નાશ કરી શકે બીજો કોઈ આ દુનિયામાં ભગવાન પણ ન કરી શકે જ્ઞાની પૂરી જ કરી શકે ભગવાન થી અંદર આવે કારણ ભગવાન તો વિતરાગ હોય હાથ ધારે જ નહીં આ દેખામાં હાથ ધારે સંસારમાં હાથ જ નહીં ધારે એવા વિતરાગ ભગવાન લાગ તે થઈ આ તો જ્ઞાની પુરુષ જે હજી ભગવાન થવાના બાકી છે એ જ હાથ ધારે છે એટલે આ દેખાય છે આ બોલે છે જ્ઞાની પુરુષ બોલે છે ત્યારે અને તમારા હરેક જતી કોઈ જતી કેશ બેંક ઉત્પન્ન થઈ નથી બધી ઉધારી જતી બેંકો ખબર પડી ને એટલે તમારે